સામવેદના મંત્રથી દેવની સ્તુતિ કરે છે અને યજુર્વેદના મંત્રથી હોમ કરવામાં આવે છે રૂપ યજુ સામ ત્રણ વેદ જ્યારે એક થાય છે સામભી સ્તુવંતી યજુર્ભિર યજંતી અજ્વળીઓ આજ્ઞા કરે કે હવે વિષ્ણુ ભગવાનને બોલાવો વિષ્ણવેનું બ્રૂહી કે વિષ્ણુ ભગવાનનો મંત્ર બોલે આવાહનનો મંત્ર બોલનાર બ્રાહ્મણે બળવાન હોવો જોઈએ જીતેન્દ્રિય હોવો જોઈએ આવાહનનો મંત્ર પૂરો ન થાય ત્યાં સુધી વચમાં વિરામ કરવાનો નહીં વચમાં એક ક્ષણ પણ વિરામ કરે તો બ્રાહ્મણને માર પડે આવાહનનો મંત્ર ઉદાત્ત સ્વરમાં જ બોલવો પડે છે સ્વરમાં જાય પણ ભેદ થાય ભંગ થાય તો બ્રાહ્મણને સજા થાય છે અધ્વર્યુંચ યજમાનંચ હન્યાત વેદ મંત્રમાં થોડી પણ ભૂલ થાય તો બ્રાહ્મણને અને યજમાનને માર પડે છે તેથી વેદનો અધિકાર સર્વને આપ્યો નથી અધ્વર્યુ આજ્ઞા કરે કે અમુક દેવને તમે બોલાવો રુદ્રાયાનુબ્રૂહી અશ્વિનાવનુબ્રૂહી અશ્વિની કુમારને બોલાવો ઋગ્વેદના મંત્રથી આવાહન કરે આવાનો મંત્ર ઉદાત્ત સ્વરમાં જ બોલવો પડે છે મંત્ર પૂરો થયા વિના વિરામ કરવાનો નહીં અધર્યુની આજ્ઞા થાય એટલે ઋગ્વેદના મંત્રથી આવાહન કરશે ઉભાવામિન્દ્રાગ્ની આહુવધ્યા ઉભારાનસસ્વમાલયધ્યૈ ઉભારા તારા વિષાદરૈણામ ઉભાવાજસ્ય સાતયે હુએવામ પૂરો મંત્ર ઉદાત્ત સ્વરમાં જ બોલવાનો સ્વમદાય ભંગ થાય તો દેવો ક્ષમા નથી સજા કરે બ્રાહ્મણ બરાબર મંત્ર બોલે ને તો એવો ભાસ થાય છે આકાશ માર્ગથી દેવો યજ્ઞ મંડપમાં પધારે અને દેવ જ્યાં યજ્ઞ મંડપમાં આવે તે ઉદગાતા નામનો બ્રાહ્મણ સામગાન કરે દેવોને ગાયન બહુ પ્રિય છે ગાન પદ્ધતિથી સામગાનના મંત્રો બોલી અને તે દેવની સ્તુતિ કરે છે અગ્નિધર નામનો એક બ્રાહ્મણ હોય છે એ યજ્ઞ મંડપના દ્વારમાં હાથમાં તલવાર લઈને ઉભો રહે છે રાક્ષોગ્ન મંત્રોનો જપ કરે છે અધ્વરીઓ એને પૂછે છે આશ્રાવયા બહાર કોઈ રાક્ષસ તો આવ્યો નથી ને અમે બરાબર યજ્ઞ કરીએ કે નહીં તે અગ્નિધ્ર આજ્ઞા ના આપે ત્યાં સુધી અગ્નિમાં હોમ થાય નહીં કે અગ્નિ નામનો બ્રાહ્મણ યજ્ઞ મંડપના દ્વારમાં હાથમાં તલવાર લઈને ઉભો રહે છે વેદ મંત્રો બોલે છે ત્યાંથી એ જવાબ આપે છે હસ્તુશ્રવું હું સાવધાન છું હું બરાબર મંત્ર બોલું છું અહીંયા કોઈ રાક્ષસ આવ્યો નથી અને શાંતિથી યજુર્વેદના મંત્ર બોલી તમે હોમ કરો અગ્નિધ્રાજ્ઞા આપે ત્યારે યજુર્વેદના મંત્રથી તે દેવનો હોમ થાય ભાગવતમાં વર્ણન છે પૃથ્વી રાજાના યજ્ઞમાં બધા દેવો પ્રત્યક્ષ પ્રગટ થાય દેવો પ્રત્યક્ષ પ્રગટ થઈને હવિર્ભાગનો સ્વીકાર કરે છે તપસ્વી બ્રાહ્મણ જે દેવનો મંત્ર બોલે દેવને ત્યાં આવવું પડે અને દેવો યજ્ઞ મંડપમાં પધારે તે શું આશ્ચર્ય છે પૃથ્વી રાજાના યજ્ઞમાં બધા બ્રાહ્મણો તપસ્વી હતા અને તે વિધિપૂર્વક યજ્ઞ કરતા હતા અને તેથી યજ્ઞ મંડપમાં દ્વારિકાધીશકી શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ નારાયણ પ્રત્યક્ષ પ્રગટ થયા છે ચારે બાજુ દિવ્ય પ્રકાશ પડ્યો છે બ્રાહ્મણોને પણ ભગવાનનું તેજ જલ્દી શરણ થયું નથી આંખો બંધ કરે દિવ્ય તેજસ્વી સ્વરૂપ ધારણ કરીને ભગવાન યજ્ઞ મંડપમાં પ્રગટ થયા મારા ભગવાન પધાર્યા છે પૃથ્વી રાજાને અતિશય આનંદ છે ભગવાનની પૂજા કરે વિધિપૂર્વક પૂજા કરે ને તો ભગવાન એનો સ્વીકાર કરે છે પ્રભુએ તે પૂજાનો સ્વીકાર કર્યો છે ભગવાન તો આનંદમય છે ભગવાનના શ્રીઅંગમાંથી કમળની વાસ નીકળે છે એમને ફૂલની ક્યાં જરૂર છે પણ વિધિપૂર્વક કોઈ પૂજા કરે તો ભગવાન તે પૂજાનો સ્વીકાર કરે છે પ્રભુએ તે પૂજાનો સ્વીકાર કર્યો અને પૃથ્વી રાજાને કહ્યું છે મને કોઈ વસ્તુની અપેક્ષા નથી પણ તમારો પ્રેમ જોઈને મેં આ પૂજાનો સ્વીકાર કર્યો મારી બહુ ઈચ્છા છે કે તમે માગો તે હું તમને આપું પૂછરાજાએ કહ્યું તમારા દર્શન થયા પછી હવે શું માગવાનું હોય આખો દિવસ હું તમારા દર્શન કરતો જ રહું તમારું સ્વરૂપ મારા આંખથી ખસે એવી દયા કરો મને જગત દેખાય નહીં નારાયણ જ દેખાય પૃથ્વી રાજાએ આવું વરદાન માંગ્યું છે પ્રભુએ કહ્યું કે તને મારા દર્શન થશે પણ મારી બહુ ઈચ્છા છે તું કંઈક માગે તે મારે આપવું છે તું માગ આવે પૃથ્વી રાજાએ બહુ સુંદર વરદાન માંગ્યું છે આપ એવી કૃપા કરો તમારી કથા સાંભળવા માટે મને દસ હજાર કાન વિધત્સ્વ કર્ણાયુતમ હેશમે વરહા આયુત એટલે દસ હજાર મને દસ હજાર કાન આપજો ભગવાનને પણ આશ્ચર્ય થયું દસ હજાર કાન આપવાના એટલે તારા આખા શરીર ઉપર મારે કાન ઉત્પન્ન કરવાના આવે દસ હજાર કાન માગે છે કેના મારા જેવું નહીં મારા બે કાનમાં જ એવી શક્તિ આપો પાંચ હજાર ભગવાનના લાડીલા ભક્તો ગંગા કિનારે યમુના કિનારે નર્મદા કિનારે બેસીને ભગવાનની કથા કરે પ્રભુના સદગુણોનું વર્ણન કરે અને તે બધાની કથા અહીંયા બેઠો બેઠો હું સાંભળું મને તમારી કથામાં તૃપ્તિ થતી નથી તમારા લાડીલા ભક્તો તમારા દર્શન કરતા કરતા તમારું સ્મરણ કરતા કરતા બોલે ને ત્યારે કથામાં બહુ આનંદ આવે તમારા લાડીલા ભક્તો કથા કરે તે કથા સાંભળવાનો મને સુયોગ મળે આપ એવી કૃપા કરો સંસાર વ્યવહારની કોઈ વાતો કરે ને ત્યારે આ મારા બે કાન ભેરા થઈ જાય એવું કરો લૌકિક વાતો મને સંભળાય જ નહીં જેની વાતો તમે સાંભળો છો એ તમારા મનમાં આવે છે કાનને પવિત્ર રાખજો પૂછું રાજાએ આ વરદાનમાં માન્યું છે સંસાર વ્યવહારની કોઈ વાતો કરે ત્યાં હું ભેરો થઈ જાઉં મને સંભળાય જ નહીં અને તમારી કથા કરતા હો તે બધા સંતોની કથા હું અહીંયા બેઠો બેઠો સાંભળું પૃથ્વીરાજાને પ્રભુએ કૃતાર્થ કર્યો છે પૃથ્વીરાજાનો યજ્ઞ સફળ થયો આ બધા યજ્ઞો આપણાથી હાથે કંઈ થાય એવું લાગતું નથી તમે ઘરમાં થોડો પણ યજ્ઞ રોજ કરો આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે જે ઘરમાં રસોઈ થાય છે એ એમાં અનેક જીવ મળે છે જીવ હિંસા વિના રસોઈ થતી જ નથી અનેક જીવ જ્યારે મળે છે ત્યારે રસોઈ થાય તો હિંસાનું પાપ અન્નમાં આવે છે અને તે પાપ ખાનારના માથે જાય છે પંચસૂના દોષ પરિહારાર્થમ આત્મસંસ્કારાર્થમ અન્ન સંસ્કારાર્થમ હિંસાનું પાપ અન્નમાં આવે અને તે ખાનારના માથે જાય છે અને તેથી ગ્રહસ્થનો ધર્મ છે ઘરમાં યજ્ઞ કરે અગ્નિના આધારે રસોઈ થઈ છે અગ્નિદેવને જમાડ્યા વિના જે ભોજન કરે એને બહુ બહુ પાપ લાગે કદાચ તમને એમ દોજે મહારાજ તમે કથામાં કહો છો ત્યારે અમને એમ થાય છે કે ઘરમાં અમે પણ કંઈક કરીએ પણ અમને કોઈ મંત્ર આવડતો નથી અમે કેવી રીતે યજ્ઞ કરી તમને હરે રામ હરે કૃષ્ણ આવડે છે કે નહીં ભાતમાં થોડું ઘી નાખો અને તે ઘી વાળો ભાત અગ્નિદેવને અર્પણ કરો અગ્નિ એ ભગવાનનું મુખ છે અગ્નિની જ્વાળા એ ઠાકોરજીની જીભ છે માં બહુ પ્રેમથી જેમ બાળકના મુખમાં કોળીઓ આપે તમે હરે રામ હરે કૃષ્ણ બોલતા ભગવાનના મુખમાં આવતી તમારું કલ્યાણ થશે અગ્નિદેવ પાપને બાળે છે અગ્નિની ઉપાસના પ્રત્યેકના માટે આવશ્યક છે અગ્નિ એ પ્રત્યક્ષ પ્રભુનું સ્વરૂપ છે અગ્નિના આધારે જ રસોઈ થાય અગ્નિના આધારે ખાધેલું પચે છે અગ્નિર્વૈ દેવાનામ મુખમ અગ્નિ મુખાવૈ દેવા અગ્નિ એ ભગવાનનું મુખ છે અગ્નિની જ્વાળા એ ઠાકોરજીની જીભ છે કેટલાક લોકો ભગવાનને થા ધરે છે પણ અગ્નિમાં હોમ કરતા નથી અગ્નિમાં અર્પણ કર્યા વિના ભગવાન આરોપતા જ નથી બે સંપ્રદાય છે સ્માર્ત અને વૈષ્ણવ સ્માર્તોની એવી ભાવના હોય છે અગ્નિમાં આહુતિ આપ્યા પછી અન્ન શુદ્ધ થાય એ શુદ્ધ અન્ન ભગવાનને અર્પણ કરવાનું છે વૈષ્ણવોની એવી ભાવના હોય છે કે ભગવાન ન આરોગ્ય ત્યાં સુધી અગ્નિદેવ લેતા નથી તે વૈષ્ણવો ભોગ ધર્યા પછી અગ્નિમાં આહુતિ આપે છે અને સ્મારકો અગ્નિમાં આહુતિ આપીને પછી ભગવાનને ભોગ ધરે છે કોઈ પણ સિદ્ધાંતને માનો અગ્નિમાં આહુતિ આપવી જે ઘરમાં રોજ અગ્નિમાં હોમ થાય છે એ ઘરમાં કોઈને મહારોગ થતો નથી સ્વસ્તિ શ્રદ્ધામ મેધામ યશ પ્રજ્ઞામ વિદ્યામ બુદ્ધિમ શ્રિયમ બલમ આયુષ્યમ તેજ આરોગ્યમ દેહીને હવ્યવાહન અગ્નિનું નામ પાવક છે પવિત્ર કરે તેથી એને પાવક કે છે પૃથ્વી મહારાજના યજ્ઞમાં તો પ્રત્યક્ષ દેવો પ્રગટ થતા હતા સુથુ મહારાજને સનતકુમારજીનો સત્સંગ થયો અને પછી તો પૃથુ મહારાજ પોતાનો દીકરો વિજિતાશ્વને ગાદીમાં બેસાડી તપશ્ચર્યા કરવા માટે વનમાં ગયા પ્રાચીન કાળમાં મોટા મોટા રાજાઓ રાજમહેલ છોડીને ભગવાનના માટે વનમાં જતા હતા આજકાલના લોકો તો ભગવાનને છોડીને બંગલામાં જ બેહી રહે એમને ઘર છોડવાની ઈચ્છા થતી નથી પંચાવન સાઠ વર્ષની ડોશીઓ ડોસાઓ સમજીને ગંગા કિનારે ભક્તિ કરવા જાય ને તો શહેરમાં જગ્યા પણ બહુ વધી જાય આજકાલ જગ્યા જરાય મળતી નથી મોટા મોટા રાજાઓ ભગવાનના માટે ઘર છોડે એકાંતમાં બેસીને ભગવાનની ભક્તિ કરે પૃથુ મહારાજ પ્રભુના ધામમાં ગયા પછી પૃથુ રાજાના પુત્ર જે વિજિતાશ્વ છે એ વિજિતાશ્વ ગાદીમાં બેઠા છે विजिताशोधिराजासी पृथुपुत्रः पृथुश्रवः यवीयेभ्यो ददात् काष्ठा भ्रातृभ्यो भ्रातृवत्सलः પૃથુ મહારાજના પુત્ર વિજિતાશ્વ થયા વિજિતાશ્વ રાજાના વંશમાં હરિયશ્વ નામનો રાજા થયો હરિયશ્વ રાજાના વંશમાં પ્રાચીન વરી રાજા થયા છે આ પ્રાચીન બની રાજાનું લગ્ન શતદ્રુતિ રાણી સાથે થયું હતું એમના ઘેર જે દશ બાળકો થયા તે દશ પ્રચેતાઓ દશ પ્રચેતાઓને પ્રાચીન બની રાજાએ આજ્ઞા કરી કે તમે તપ કરો પ્રત્યેક ઇન્દ્રિયનો સંયમ રાખી ભગવાનની ભક્તિ કરો બળ વધે જે બળવાન છે એ બધું કરી શકે છે જેને શક્તિનો વિનાશ કર્યો છે જે બહુ દુર્બળ છે એનાથી કઈ થાય નહીં તમે બળવાન બનો તપશ્ચર્યામાં એક એક ઇન્દ્રિયનો સંયમ રાખવો પડે છે શક્તિનો સંગ્રહ કરે એ બહુ સુખી થાય શક્તિનો વિનાશ કરે એ અતિ દુઃખી થાય સાધારણ માનવ શક્તિના વિનાશમાં સુખની કલ્પના કરે શક્તિનો સંગ્રહ કરનારે બહુ સુખી થાય તપશ્ચર્યામાં એક એક ઇન્દ્રિયનો સંયમ રાખવો પડે છે તમારા આંખમાં બહુ શક્તિ છે માનવ ગમે તેને આંખ આપે છે અને ગમે તેવા ભાવથી આંખ આપે અને તેથી શક્તિનો વિનાશ થાય છે શક્તિનો સંગ્રહ કર શક્તિનો સંગ્રહ કરે એનું મન સ્થિર થાય છે શક્તિનો વિનાશ કરે એનું મન બહુ ચંચલ રહે છે પ્રાચીન વળી રાજાએ દશક પ્રચેતાઓને એવી આજ્ઞા કરી આ દશક પ્રચેતાઓ કચ્છ પ્રાંતમાં નારાયણ સરોવર છે ત્યાં આવ્યા છે શુદ્ધ ભાવથી જે ભગવાનના માટે ઘર છોડે છે એને પરમાત્મા સદાશિવ દર્શન આપે ભગવાન શંકર સર્વના સદગુરુ છે ભાગવતમાં એક વાર નહીં અનેક વાર એવું વર્ણન કર્યું છે શિવ જગદગુરુ છે બધા ધર્મ સંપ્રદાયો શિવજીમાંથી જ પ્રગટ થયા છે કસ્તમ ચરાચર ગુરુ નિર્વૈરમ શાંત વિગ્રહ રચેતાઓ ભગવાનના માટે ઘર છોડીને નારાયણ સરોવરમાં આવીને બેઠા હતા અમે શું કરીએ કશું જાણતા નથી ભગવાન શંકરને દયા આવી છે પ્રચેતાઓ નારાયણ સરોવરમાં બેઠા છે અને તે સમયે ઘણ ઘણ ઘણ ઘંટા નાદ થયો અતિ મધુર ધ્વનિ સંભળાય છે ભજતાઓને આશ્ચર્ય થયું આ ક્યાંથી ધ્વનિ નીકળે નારાયણ સરોવરમાંથી ભગવાન શંકર બહાર આવ્યા જે વૈષ્ણવોએ નારાયણ સરોવરની યાત્રા કરી હોય એમને ખબર છે નારાયણ સરોવરમાં કોટેશ્વર મહાદેવ છે શિવ સ્વરૂપ અતિ દિવ્ય છે પ્રચેતાઓને દર્શન થયા પ્રચેતાઓ ઉપર કૃપા કરવા માટે ભગવાન શંકર ત્યાં પધાર્યા છે પ્રચેતાઓ શિવજીને વંદન કરે છે શિવજીએ કહ્યું કે તમે રુદ્રગીતનો જપ કરો રુદ્રગીતનો ઉપદેશ કર્યો આ રુદ્રગીતનો તમે જપ કરશો તમારા પાપ બળશે આ રુદ્રગીતનો સતત જપ કરશો તમારા મનમાં રહેલા વિકાર વાસનાનો વિનાશ થશે આ રુદ્રગીતનો જપ કરશો તો મન શુદ્ધ થશે આ રુદ્રગીતનો સતત જપ કરશો તો ભગવાન નારાયણ તમારા સન્મુખ પ્રગટ થશે શિવજીની આજ્ઞા થઈ તે રુદ્રગીતનો જપ કરે ભાગવતમાં એવું લખ્યું છે આ પ્રચેતાઓએ ધીરજ રાખીને નારાયણ સરોવરમાં દસ હજાર વર્ષ સુધી રુદ્રગીતનો જપ કર્યો એક આસને બેસીને જપ કરવો એ બહુ બહુ કઠણ પુસ્તકો વાંચવા એ સહેલું છે જાત્રા કરવી એ સહેલું છે યજ્ઞ કરવો દાન આપવો એ સહેલું છે પૈસાના ખેલ છે ખિસ્સામાં પૈસા હોય દાન આપે યજ્ઞ કરે સારું છે પણ તેથી કઈ વાસનાનો વિનાશ થશે નહીં યજ્ઞ કરવાથી દાન આપવાથી પુણ્ય વધે છે પાપ છૂટતું નથી વાસનાનો વિનાશ થતો નથી શાંતિથી એક આસને બેસીને જપ કર જપથી જીવન સુધરે એક આસને બેસીને જપ કરવો બહુ કઠણ જપ વિના જીવન સુધરતું નથી જપ કર્યા વિના વાસનાનો વિનાશ થતો ધીરજ રાખીને પ્રચેતાઓ નારાયણ સરોવરમાં દસ હજાર વર્ષ સુધી રુદ્રગીતનો જપ કરે પરમાનંદ થયો આ બાજુ પ્રચેતાઓના પિતા પ્રાચીન બધી રાજાને નારદજીએ તત્વજ્ઞાનનો ઉપદેશ કર્યો છે પ્રાચીન બધી રાજા કર્મકાંડી છે એક યજ્ઞ પૂરો થાય કે બીજો કરે બીજો પૂરો થાય કે ત્રીજો કરે અનેક યજ્ઞો કર્યા છે એકવાર નારદજી પ્રાચીન બધી રાજાના યજ્ઞ મંડપમાં આવ્યા છે અને કહ્યું છે કે ઘણા યજ્ઞો કર્યા પણ તને કઈ શાંતિ મળી તો ના મહારાજ મને શાંતિ નથી કે તું યજ્ઞ પછી શા માટે કરે કે પ્રભુ એમને બહુ સંપત્તિ આપી યજ્ઞ એ સર્વના સુખનું સાધન છે યજ્ઞ એ સર્વના આરોગ્યનું સાધન છે યજ્ઞમાં દેવોની પૂજા થાય વરસાદ પડે યજ્ઞમાં ગરીબોને અન્નદાન થાય પ્રભુએ આપવામાં સંકોચ રાખ્યો નથી અને તેથી હું વાપરતા સંકોચ કરતો નથી યજ્ઞ દ્વારા હું સમાજની સેવા કરું કે રાજા એ સારું છે પણ તને યજ્ઞથી શાંતિ તો નથી ને એના શાંતિ નથી તને હજુ આત્મ સ્વરૂપનું જ્ઞાન નથી તું પરમાત્માને જાણતો નથી તેથી તને શાંતિ નથી આ જીવને પરમાત્માનું જ્ઞાન તો નથી પણ આ જીવ સંસાર સુખમાં એટલો બધો ફસાયેલો રહે છે એને ખબર નથી કે હું કેવો છું લોકો જગત જુએ છે અને જગત કેવું છે એનો વિચાર કરે હું કેવો છું હું કોણ છું મારું અસલી સ્વરૂપ શું છે માનવ ઈશ્વરને તો જાણતો નથી પણ આ માનવ પોતાના સ્વરૂપને પણ ઓળખતો નથી એક ભાઈ અમને કહેતા હતા કે મારે હું આખું જગત ફરી આવ્યો છું હું બધું જાણું છું પરદેશમાં ઘણા વર્ષો રહ્યો છું મેં બધું જોયું છે એને કહ્યું કે તે બધું જોયું ખરું પણ તે કોઈ દિવસ તને જોયો છે જેણે પોતાનું સ્વરૂપ જોયું નથી જે પોતાના સ્વરૂપને જાણતો નથી એનું જગતનું જ્ઞાન સાચું નથી જે આત્મ સ્વરૂપને જાણે તે જ જગતને ઓળખી શકે તો શુદ્ધ ચેતન આત્મા છું તમને જયારે થોડી પણ ફુરસદ મળે ને ત્યારે વારંવાર ચિંતન કરો આ શરીરથી હું જુદો છું હું પુરુષ નથી હું સ્ત્રી નથી હું પરમાત્માનો અંશ હું શુદ્ધ છું ચેતન છું મારે પ્રભુના ચરણે જવું છે આ શરીરથી હું અલગ છું મારી કઈ ભૂલ થઈ છે તેથી આ શરીરમાં હું આવીને રહ્યો છું આ શરીર મારે છોડવાનું છે હું પરમાત્માનો અંશ છું જ્યારે થોડી પણ ફુરસદ મળે ને ત્યારે એવું ચિંતન કરો આ શરીરથી હું જુદો છું હું પુરુષ નથી સ્ત્રી નથી વારંવાર એવો વિચાર કરો ધીરે આવું બોલતા નહીં કે આજથી હું પુરુષ નથી ને સ્ત્રી નથી આવું બોલશો તો તમારા ઘરમાં ઝઘડો ઉભો થશે આવું બોલવાનું નહીં આંખ બંધ રાખીને આવો સતત વિચાર કરવાનો અનેક જન્મનો દેહ ભાવ દૃઢ થયો છે અને તે દેહભાવ છે ત્યાં સુધી દુઃખ છે દેહભાવ ભૂલવાનો છે આત્મભાવ જાગૃત કરવાનો છે દેહભાવ જેવો દૃઢ છે એવું જ્ઞાન દૃઢ થાય એવી ભક્તિ દૃઢ થાય ત્યારે જીવ મુક્ત થાય છે પ્રાચીન બરી રાજાને સ્વરૂપનું ભાન કરાવ્યું પ્રાચીન બરી મહારાજ આદિનારાયણ પરમાત્માનું ધ્યાન કરવા લાગ્યું હું નારાયણનો અંશ નર છું રાજા કૃતાર્થ થયો છે પૂરણ્યમની કથા સંક્ષેપમાં સંભળાવી પછી આ બાજુ પ્રચેતાઓને નારાયણ સરોવરમાં ચતુર્ભુજ નારાયણના દર્શન થયા નમો નમ ક્લેશ વિનાશનાય નિરૂપિતો દાર ગુણાઉહયા મનોવચો વેગ પુરો જવાય સર્વાક્ષમાર્ગૈરગતાધ્વને નમઃ પ્રચેતાઓને પરમાત્માના પ્રત્યક્ષ દર્શન થયા પ્રચેતાઓએ સ્તુતિ કરી છે પ્રભુએ આજ્ઞા કરી કે ઘેર જઈને હવે તમે લગ્ન કરો પ્રચેતાઓએ કહ્યું કે અમારે હવે લગ્ન કરવું નથી સંન્યાસ લેવો છે ભગવાન સમજાવે છે લગ્ન કર્યા વિના તમે સંન્યાસ લેશો અને પછી કદાચ મનમાં વિકાર વાસના જાગે તો બહુ પતન થશે લગ્ન કરવું એ પુણ્ય છે ગાફલ થઈને લગ્ન કરે તો પાપ થાય સાવધાન થઈને લગ્ન કરો લગ્ન કર્યા વિના સંન્યાસ લેશો તો બહુ પતન થશે લગ્ન કર્યા પછી જે સાવધાન રહે છે ગ્રસ્થાશ્રમ એનો સફળ થાય રચેતાઓએ કહ્યું છે કે લગ્ન કયા પછી આ જીવ ગાફલ થાય ગ્રહસ્થનું જીવન જ એવું હોય છે કે ગ્રહસ્થાશ્રમમાં જ્ઞાને ઢંકાય ગ્રહસ્થાશ્રમમાં ઈચ્છા નથી હોતી છતાં પાપ થઈ જાય ગ્રહસ્થ સમભાવ રાખી શકે નહીં કેટલાક લોકો રોજ ગીતાજીનો પાઠ કરે છે સમત્વમ યોગ ઉચ્યતે સમબુદ્ધિર વિશિષ્યતે જગતમાં સંભાવ સિદ્ધ કરવો એ તો બહુ જ કઠણ છે એ ઘરમાં સંભાવ રહેતો નથી કેટલીક માતાઓ બહુ હોશિયાર હોય છે ભત્રીજો આવ્યો હોય ને તો ભત્રીજાને નાનકડો પેડો આપશે અને પોતાનો જે દીકરો છે ને મોટો પેડો આપશે આ મારો દીકરો છે ને આ મારો ભત્રીજો છે અને ઘરમાં સમભાવ રહેતો નથી જગતમાં સંભાવ શું રાખે ગ્રસ્થના જીવનમાં જાણતા જાણતા પાપ થઈ જાય છે ગ્રસ્થના જીવનમાં જ્ઞાન ઢંકાય છે ગ્રસ્થના જીવનમાં ભૂલ થઈ જાય છે ગ્રસ્થાશ્રમમાં પ્રવેશ કર્યા પછી આ જીવ સાવધ રહેતો નથી ગાફલ થાય ભગવાન કહે છે તમારી વાત સાચી જ છે ગ્રહસ્થાશ્રમમાં સાવધ રહેવું બહુ કઠણ છે કઠણ છે પણ અશક્ય નથી ગ્રસ્તાશ્રમમાં તે સાવધાન રહી શકે છે જે ચોવીસ કલાકમાં ચાર કલાક શાંતિથી બેસીને મારી ભક્તિ કરે એને હું ગાફલ થવા દેતો નથી આ પ્રચેતાઓના નિમિત્તથી સર્વ ગ્રહસ્થોને ભગવાનનો આ ઉપદેશ છે ગ્રહસ્થનો ધર્મ છે છ કલાક બહુ તો આઠ કલાક પૈસા માટે પ્રવૃત્તિ કરે આઠ કલાકથી વધારે સમય પૈસાને આપે નહીં આઠ કલાક પૈસા માટે પ્રવૃત્તિ કરો છ કલાક નિદ્રામાં જાય બે ચાર કલાક શરીરનું રક્ષણ કરવા માટે વ્યવહારમાં જાય વધારે નહીં તો ચોવીસ કલાકમાં ચાર કલાકનો સમય ભગવાનના માટે રાખે ભગવાન તમારી સંપત્તિ માગતા નથી સમય માગે પૈસાથી કોઈ પરમાત્માને પ્રસન્ન કરી શક્યો નથી પૈસાથી તમે ગરીબ માણસને રાજી કરી શકશો પણ પૈસાથી લક્ષ્મીપતિને કોઈ રાજી કરી શક્યો નથી મંદિરમાં વધારે ભેળ ધરો ને તો ભગવાન રાજી થયા કે નહીં કઈ ખબર પડતી નથી પણ પૂજારી માણસ તો બહુ રાજી થઈ જશે પૈસાથી તમે માનવને રાજી કરી શકશો લક્ષ્મીપતિને પૈસાથી કોઈ રાજી કરી શક્યો નથી પરમાત્મા સંપત્તિ માંગતા નથી સમય માંગે ચોવીસ કલાકમાં વધારે નહીં તો ચાર કલાકનો સમય ભગવાનના માટે રાખો એકદમ તમે ચાર કલાક ન બેસી શકો તો સવારે કલાક બે કલાક ભક્તિ કરો બપોરે ખાતા પહેલા ભક્તિ કરવાની જરૂર છે રાત્રે સૂતા પહેલા કલાક ભક્તિ કરો રાત્રે પથારીમાં જે ભક્તિ કરે ને એને સ્વપ્નમાં કોઈ કોઈ વખત ભગવાન કૃપા કરે પથારીમાં શાંતિથી બેસીને ભક્તિ કરો પથારીમાં ભક્તિ ન કરે એને કામ મારે છે પથારીમાં ભક્તિ ન કરે પાપ કરે છે કલાક પથારીમાં બેસીને ભક્તિ કરો વૈષ્ણવ તે છે કે જે પરમાત્મા સાથે સુઈ જાય ચોવીસ કલાકમાં વધારે કરતા મનમાં ખટકો લાગે તો સમજવું પ્રભુએ થોડી કૃપા કરી અને પાપ કરતા માનવ અટકી જાય તો માનજો કે પ્રભુએ મને બચાવ્યો હું પાપ કરવાનો હતો પણ પ્રભુએ કૃપા કરીને મને પાપ કરતા અટકાવ્યો છે ચોવીસ કલાકમાં વધારે નહીં તો જે ચાર કલાક પણ શાંતિથી ભક્તિ કરે છે ભગવાન કૃપા કરીને તેને પાપ કરતા અટકાવે છે પ્રભુએ આજ્ઞા કરી છે કે ઘેર જઈને લગ્ન કરો લગ્ન કર્યા પછી વધારે નહીં તો ચાર કલાક મારા માટે સમય રાખજો હું તમને ગાફલ નહીં થવા દઉં રચેતાઓ ઘેર ગયા છે વારક્ષી કન્યા સાથે લગ્ન કર્યું એમના ઘેર દીકરો થયો એનું નામ દક્ષ પ્રજાપતિ છે છોકરો મોટો થયા પછી એને ઘર સોંપી દીધું અને પ્રચેતાઓ ફરીથી નારાયણ સરોવરમાં આવ્યા છે આદિનારાયણ પરમાત્માનું આરાધન કરે છે ફરતા ફરતા નારદજી ત્યાં આવ્યા છે નારદજીનો સત્સંગ થયો નારદજીએ ધ્રુવ ચરિત્રની કથા સંભળાવી છે નારદજી પ્રચેતાઓને સાવધાન કરે છે આ જગતને રાજી કરવું એ અશક્ય છે પરમાત્માને જે રાજી કરે છે એ જગતને રાજી કરે છે ઝાડના મૂળમાં જળ રેડો ને તો આખું ઝાડ રાજી થશે ઝાડના એક એક પાન ઉપર કઈ પાણી છટવાની જરૂર નથી ઝાડના મૂળમાં જળ રેડો યથા કરોડ મૂળ નિષેચરેણ તૃપ્યંતિ સત્સ્કંધ ભુજોપશાખા સંસાર વૃક્ષનું મૂળ પરમાત્મા છે જે પરમાત્માને રાજી કરે એ જગતને રાજી કરે છે જગતને કોઈ રાજી કરી શક્યો નથી બધા મારા માટે સારું બોલશે એવી ઈચ્છા રાખવી જ નહીં અને કેટલાક જીવ તો એવા હોય છે કે ભગવાનના માટે પણ સારું બોલતા નથી આપણા માટે બધા સારું કેવી રીતે બોલે કેટલાકને એવી ટેવ હોય છે પૂછે છે પેલા ભાઈ મારા માટે કઈ કહેતા હતા કે લોકો શું બોલે છે તે સાંભળશો જ નહીં જગતને કોઈ રાજી કરી શક્યો નથી લોકો સારું બોલે તે તમે સાંભળશો તો અભિમાન વધી જશે ખરેખર હું ડાયો છું લોકો મારા વખાણ કરે લોકો ખરાબ બોલે તે સાંભળશો વેર થશે સારું બોલે તો લાભ નથી લોકો ખરાબ બોલે તો નુકસાન નથી જગતના પાછળ પડે દુઃખી થાય જીવનો જગત સાથે સંબંધ કાચો છે જીવનો ઈશ્વર સાથે સંબંધ સાચો લોકો શું બોલે છે મારે સાંભળવું જ નથી મારા ભગવાન મારા માટે શું બોલતા હશે પણ બધા પ્રવૃત્તિ છોડીને શાંતિથી કથા સાંભળો છો આ દિવાળીના દિવસોમાં ઘરમાં કામ બહુ હોય છતાં તમે બધું છોડીને કથામાં બેઠા છો તો મને એમ લાગે છે કે વૈકુંઠમાં ભગવાન તમારી થોડી થોડી વાતો કરતા હશે કે મારા માટે મેં બધું છોડી દીધું છે અને મારી કથા સાંભળવા બેઠો છે મારા ભગવાન શું બોલે છે તે મારે સાંભળવું છે જગત સાથે જીવનો સંબંધ કાચો છે જીવનો ઈશ્વર સાથે જ સંબંધ સાચો છે જગતના પાછળ પડે બહુ દુઃખી થાય જે પરમાત્માના પાછળ પડે જગતને કોઈ રાજી કરી શક્યો નથી જે પરમાત્માને રાજી કરે સર્વને રાજી કરે ધ્રુવચરિત્રની કથા સંભળાવી પ્રચેતાઓને આનંદ થયો પ્રચેતાઓ આદિનારાયણ પરમાત્માનું આરાધન કરતા કૃતાર્થ થયા વિદુરજી આપે મને પ્રશ્ન કરેલો કે આ પ્રચેતાઓ કોણ હતા તે કથા સમય અનુસાર સંભળાવી છે હવે તમારે શું સાંભળવું વિદુરજીએ કહ્યું હવે મારે કઈ સાંભળવું નથી જે સાંભળ્યું છે એનું શાંતિથી મારે મનન કરવું છે સાંભળ્યા પછી કથાને યાદ કરો કથાનું મનન કરો ગાય માતાને તમે ખાસ ખવડાવો ને તો ગાય માતા બધું પેટમાં ઉતારશે નહીં ગળામાં રોકી રાખે અને જ્યારે એને ફુરસદ મળે છે અને ત્યારે એ બહાર કાઢીને એને વાઘ ઓળે છે ત્યારે એનો રસ થાય છે ઘેર ગયા પછી કથાને વાગોળજો કથાને યાદ કરજો આજે કથામાં મારા માટે શું આવ્યું આ કથા એવી મધુર છે બાળક હોય જુવાન હોય વૃદ્ધ હોય ગ્રહસ્થ હોય કે સાધુ હોય બધાને ઉપયોગી એવા સિદ્ધાંતો કથામાં રોજ આવશે લોકો ભૂલી જાય કથાનો એક એક સિદ્ધાંત યાદ કર એ જીવનમાં ઉતારો લોકો કથામાં બેસે છે ને ત્યારે નિયમ લઈને બેસે કેટલાક તો એવા સંયમી હોય છે પૂરી કથા દૂધ અને ફળ ઉપર રહીને સાંભળે કેટલાક આખો દિવસ ઉપવાસ કરે છે અને રાત્રે એકવાર ભોજન કરે પણ કેટલાક તો કથામાં બેસે ત્યારે એવો નિયમ લઈને બેસે છે કે આ મહારાજ કથામાં જે કંઈ કહેશે તે બધું મહારાજનું મહારાજને આપીને હું જેવો હતો તેવો જ અહીંથી પાછો ઘેર જઈશ કથામાંથી લઈ જા મને આજે શું મળ્યું મારા માટે આજે કથામાં શું આવ્યું હતું પુરંજન કોણ છે અવિજ્ઞાત કોણ છે આજે મેં કથામાં સાંભળ્યું જગતના પાછળ પડે દુઃખી થાય છે જે પરમાત્માને રાજી કરે છે એ જગતને રાજી કરે છે કથાનો એક એક સિદ્ધાંત યાદ કરો એનું મનન કરો વિદુરજીએ કહ્યું છે મારે કઈ સાંભળવું નથી જે સાંભળ્યું છે એનું મારે મનન કરવું છે વિભૂતિ આદિનારાયણ પરમાત્માનું આરાધન કરીને કૃતાર્થ થયા છે ચતુર્થ સ્કંદની સમાપ્તિ કરી પંચમ સ્કંધનો આરંભ કર્યો પંચમ સ્કંધમાં પરમહંસોની કથા છે પરમહંસોના બે ભેદ છે જ્ઞાની પરમહંસ અને ભાગવત પરમહંસ હંસમાં એક મોટો સદગુણ હોય છે દૂધ અને પાણી ભેગું કરીને તમે હંસના આગળ રાખો હંસ પાણી છોડશે અને દૂધ પી જશે પરમહંસ તેને કે છે જગત પાણી જેવું છે અને પરમાત્મા દૂધ જેવા જ છે આ જગત શું છે જળ અને ચેતન બેનું મિશ્રણ છે આ શરીર જળ છે આત્મા ચેતન છે જળ અને ચેતન બે તત્વો જુદા છે જુદા હોવા છતાં એકરૂપ થયા શરીરથી ચેતન આત્મા જુદો દેખાતો નથી બધા જાણે છે કે શરીરથી આત્મા જુદો છે પણ આ જળ ચેતનની એવી ગાંઠ પડી છે નારિયેળના અંદર કાચલી હોય છે અને કાચલીના અંદર કોપરું હોય છે કોપરું એ સરસ છે અને કાચલી એ નીરસ છે કોપરું કોમળ છે કાચલી કઠણ છે સ્વાદ કાચલીમાં નથી સ્વાદ તો કોપરામાં છે કાચલી અને કોપરું બે તત્વો જુદા છે પણ નારિયેળમાં પાણી હોય ને ત્યાં સુધી કાચલી એ કોપરાને વળગીને જ રહે છે કાચલી એ કોપરાને છોડતી નથી થોડો શાંતિથી વિચાર કરશો તો ધ્યાનમાં આવશે આ શરીર એ કાચલી જેવું છે શરીરના અંદર રહેલો શુદ્ધ ચેતન આત્મા તે કોપરા જેવો છે કાચલીને કોઈ ચૂથે એને રસ મળે નહીં રસ તો કોપરામાં છે આત્મા રસમય છે કાચલી કોપરાને છોડતી નથી બહુ ગરમી પડે નારિયેળનું પાણી સુકાઈ જાય તો કાચલી અને ગોટો બે તત્વો જુદા પડે સંસારનું કોઈ પણ સુખ મનને બહુ મીઠું લાગે ત્યાં સુધી શરીરથી જુદો આત્મા દેખાતો નથી શરીર એ કાચલી જેવું છે આત્મા એ કોપરા જેવો રસમય છે નારિયેળમાં પાણી હોય ત્યાં સુધી જેમ કાચલી કોપરાને છોડતી નથી વળગીને જ રહે છે સંસારનું કોઈ પણ સુખ મનને મીઠું લાગે ત્યાં સુધી શરીરથી જુદો આત્મા દેખાતો નથી પરમહંસ તે છે જે શરીરથી આત્માને જુદો પાડે આ શરીર તે હું નથી દેહનું સુખ એ મારું સુખ નહીં દેહનું દુઃખ એ મારું દુઃખ નહીં વાંચું લાકડાના અંદર અગ્નિ હોય છે લાકડાને કોઈ કાપે તેથી અગ્નિ કપાય છે જ્ઞાની પુરુષો સતત વિચાર કરે છે આ શરીર લાકડું છે અને શરીરના અંદર રહેલો શુદ્ધ ચેતન આત્મા એ અગ્નિ જેવો તેજોમય છે હું લાકડું નથી હું તો અગ્નિ છું પરમહંસો શરીરથી આત્માને જુદો પાડે પરમહંસોના બે ભેદ છે જ્ઞાની પરમહંસ અને ભાગવત પરમહંસ જ્ઞાની પરમહંસોનો આદર્શ ઋષભદેવજીએ જગતને સમજાવ્યો અને ભાગવત પરમહંસોનો આદર્શ ભરતજી બતાવ્યો જ્ઞાની પરમહંસો એવું માને છે આ જગતમાં જે દેખાય છે તે ક્ષણે ક્ષણે બદલાય છે અને તેથી જે દેખાય છે તે બધું ખોટું છે જેને દેખાય છે એ સાચો છે દૃશ્ય ખોટું છે દ્રષ્ટા સત્ય છે જ્ઞાની પરમહંસો દૃશ્યને મહત્વ આપતા નથી દૃશ્યમાંથી દૃષ્ટિને હટાવીને દ્રષ્ટામાં દૃષ્ટિને સ્થિર કરે છે જ્ઞાની પરમહંસો કે છે જગત બધું ખોટું છે પરમાત્મા સત્ય છે જે આંખને જોવાની શક્તિ આપે છે જ્ઞાની પરમહંસો શરીરથી આત્માને જુદો પાડે છે જગત ખોટું છે એવું માની પરમાત્મા સાથે પ્રેમ કરે ભાગવત પરમહંસો જગતને સત્ય માને ભગવાન શ્રી શંકરાચાર્ય સ્વામી પછી જે આચાર્યો થયા છે ભગવાન શ્રી રામાનુજાચાર્ય સ્વામી જગતને સત્ય માને મહાપ્રભુજી જગતને સત્ય માને છે ભાગવત પરમહંસો જગતને પ્રભુનું સ્વરૂપ સમજે જગત ખોટું છે એ બોલવું સહેલું છે સમજવું બહુ કઠણ જગત ખોટું છે એવું બોલનારો માનવ જગતને સાચું સમજીને જગત મારે જગત ખોટું છે જેને બરાબર સમજાયું છે એના જીવનમાં દુઃખ આવતું જ નથી એ દુઃખી થાય જ નહીં જગત જેને સાચું લાગે છે એ દુઃખી થાય ભાગવત પરમહંસોએ જગતને પ્રભુનું સ્વરૂપ માન્યું છે શબ્દમાં થોડો થોડો ઝઘડો છે તત્વોમાં બધા સંતો એક જ છે કોઈ પણ રીતે જગતનો મોહ છોડીને પરમાત્મા સાથે પ્રેમ કરવાનો છે અને તેથી જ્ઞાની પુરુષો કે છે જગત બધું ખોટું છે પરમાત્મા સત્ય છે વૈષ્ણવ વિચાર કરે છે કે જગત માનવને સાચું લાગે છે કે જગત સત્ય છે પ્રભુનું જ સ્વરૂપ છે તારું કઈ નથી બધું જ ભગવાનનું છે તું પરમાત્મા સાથે પ્રેમ કર કોઈ પણ રીતે જગતનો મોહ છોડીને ભગવાનની ભક્તિ કરવાની છે જગતનો મોહ છોડવા માટે જ્ઞાની પુરુષો કે છે જગત ખોટું છે પણ સાધારણ માનવ જગત ખોટું છે તે સમજી શકતો નથી સૂતરી સાવધાન કરે શ્રી ગોવર્ધન છોડ દ્વારિકા શ્રી બાલકૃષ્ણના સદગુરુ દેવ કી ઓમ છે ભાગવત પરમહંસોનો આદર્શ ભરતજી બતાવે જેને જગત સાચું લાગે છે જગત ખોટું છે એવું જે સમજી શકતો નથી એના માટે સંતો કે છે જગત તને સાચું લાગે છે સાચું છે પણ યાદ રાખજે આ જગતમાં જે કઈ છે તે બધું ભગવાનનું છે તારું કઈ નથી જ્ઞાની પરમહંસો જગતનો મોહ છોડવા માટે જગત ખોટું છે એવું માને છે વૈષ્ણવાચાર્યોએ જગતને સત્ય માન્યું છે જગત ખોટું છે સાધારણ માનવ સમજી શકતો નથી તેથી સંતોએ કહ્યું છે તને જગત સાચું લાગે છે તો સત્ય છે પણ જગતમાં જે કઈ છે તે તારું નથી બધું જ ભગવાનનું છે તેન ત્યક્તેન ભુંજીથા માગૃધસ્તસ્ય સ્વિધનમ આ બધું જ ભગવાનનું છે તું ભગવાનનો થઈ જા આચાર્યોમાં શબ્દમાં થોડો ઝઘડો છે ખંડન કરવું નહીં મંડન કરવું ભાગવતમાં ખંડન નથી ખંડન કરવાથી વેર થાય ખંડન કરવાથી મન બગડે છે વેદાંતનો સિદ્ધાંત ભાગવતમાં મળે છે અને વૈષ્ણવ સિદ્ધાંત પણ ભાગવતમાં મળે જગત ખોટું છે એવું સમજીને જ્ઞાની પુરુષો જગતનો મોહ છોડીને દૃશ્યમાંથી દૃષ્ટિને હટાવીને દ્રષ્ટામાં દૃષ્ટિને સ્થિર કરે ભાગવત પરમહંસો જે દેખાય છે ને પ્રભુનું સ્વરૂપ સમજીને વ્યવહાર કરે છે મય સેવક સચરાચર રૂપ સ્વામી ભગવન જગત પરમાત્માનું સ્વરૂપ જ ભાગવતમાં બંને સિદ્ધાંતો મળે છે પ્રિયવ્રત રાજાના વંશમાં ઋષભદેવ ભગવાન પ્રગટ થયા છે જ્ઞાની પરમહંસોએ જગતમાં કેવી રીતે રહેવું જોઈએ એ જગતને ઋષભદેવજી આદર્શ બતાવે અવધૂત વૃત્તિ ગ્રહણ કરી આશા રહિત વાસના રહિત ધૌતાત્મા અને તત્વનિષ્ઠ એને અવધૂત કે છે અંદરથી બહુ સાવધાન છે બહારથી પાગલ જેવું નાટક કર્યું કોઈ મારા પાછળ પડે નહીં સંસારનો સંબંધ મનથી છોડી દીધો કોઈ પાછળ પડ્યો નહીં બોલવાની ઈચ્છા થાય પણ બોલાય જ નહીં ભાગવતમાં એવું લખ્યું છે ઋષભદેવજી મોઢામાં એક પથ્થરો રાખતા હાસ્યકૃત અશ્મત વલા પથ્થર એટલા માટે રાખતા હતા જગત સાથે બોલવું જ નથી હું બોલી શકું જ નહીં મારે પરમાત્માના સ્વરૂપમાં સ્થિર રહેવું છે કેટલાક લોકો એમને સંત સમજીને માન આપતા હતા કેટલાક પાગલ સમજીને અપમાન પણ કરતા માન અપમાનને પી ગયા હતા માન ખોટું અપમાન પણ ખોટું જગત ખોટું છે તો જગતમાં મળેલું માન અને અપમાન એ પણ ખોટું છે મારા ભગવાન સત્ય છે ઋષભદેવજીને લોકો બહુ ત્રાસ આપવા લાગ્યા અને ત્યારે અવધૂત વૃત્તિ છોડીને આજગરી વૃત્તિ ગ્રહણ કરી અજગર જેવા બેસી જ રહે છે પરમાત્મા સ્વરૂપમાં સ્થિર છે અતિ દુઃખ દેહને સહન થતું નથી અતિ આનંદ પણ શરીર સહન કરી શકે નહીં પરમાત્મા આનંદમય છે આનંદમય પરમાત્માનો જેને અનુભવ થાય છે એવા મહાપુરુષો અતિ આનંદમાં વીસ એકવીસ દિવસથી વધારે આ શરીરમાં રહી શકતા નથી આ શરીરને અતિ દુઃખ સહન થાય નહીં અતિ સુખ પણ શરીર સહન કરી શકે નહીં જ્ઞાની પુરુષો આનંદમય પરમાત્માના સ્વરૂપમાં સ્થિર રહે છે ઋષભદેવજીએ આ જગરી વૃત્તિ ગ્રહણ કરી જ્યાં બેઠા છે ત્યાં લઘુશંકા થાય શરીરથી હું જુદો છું ભાગવતમાં એવું લખ્યું છે વિષ્ઠા મૂત્રમાંથી સુગંધ નીકળે છે પરમાત્મા સુગંધમય છે પરમાત્મા રસમય છે ઋષભ